પ્રશ્ન ચડી શકે પ્રભુ નો ભય હજી ના ચડાય પ્રભુ જાતે ના ચડી શકે ભગવાન જાતે ના કૃષ્ણ ભગવાન તો લગડા થયો ચડી શકે આપને હા હું લગડો છું ના ચડાય પ્રભુ શું ચડાવવાના પોતે પોતાની મેળ થાય તો જ થઈ જાય તમે ફેર ક્યાં છો અંધેર છે રાજા ક્યાં કોણ રાજા ને કોણ પ્રજા બધું ઊંધું થતું એને કોન્સ્ટિટ્યુશન માં લાવવું પડે બંધારણ કર્યું છે હોમ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બંધારણ બધા કર્યું છે ભગવાન ભગવાન પોતે લંગડા હાથ કૃષ્ણ ભગવાન આમ કરીને ભગવાન કોને કહ્યા છે જે જ્ઞાની પુરુષ છે ને એ ચડી જાય જ્ઞાની પુરુષ લંગડા ના ચડે પેલા ચડાય કૃપા પછી બીજું કઈ પૂછવાનું છે શરીર પુરુષાર્થ ધર્મ પાલન સાધન બની પ્રભુ તમે લઈ જાય એક પ્રભુના અંશ ને પરમ તત્વ તરફ લઈ જશે શરીર નું પ્રભુ પ્રાપ્તિમાં સાધન ચિકન કર્યું નહીં એટલે બધું કોન્સ્ટિટ્યુશન કેવું થયું વાઇઝ નહીં કરવો જોઈએ તમારે એ તો શોધી રહ્યો છો શરીર તો બહુ હેલ્પિંગ છે મનુષ્ય બોડી બહુ હેલ્પિંગ છે પણ જો સાધન મળી આવે અને કોન્સ્ટિટ્યુશન પોતાના કાબુમાં આવે તો આ ઓછું મહત્વ એ લોકો આપ્યું છે પણ શરીર તેને લઈ જવાનું સાધન તરીકે મહત્વનું છે જોઈ લો સચિદાનંદ સચિદાનંદ السلام લોકો ઘણા સાચા સચિદાન વાળા તો કોક વર્લ્ડ માં એકાદ હોય બે બે હોય જોડ અજોડ હોય અજોડ જોડી ના હોય એ બીજી બધી બહુ ચીજો ભાઈ હરેક પ્રકારની ચીજ તમે માગો એ મળે તમે જે માગો ને એ બધી મળે એટલે આ વ્યાખ્યા તમે પૂરેપૂરી વિકસાવો એટલે આગળ વ્યાખ્યા છે ને સચિન આની વ્યાખ્યા પૂરેપૂરી વિકસાવો એક આપશે કે જેનું ચીજ આગુ પાછું ગાળ દેતો ભત્યારી માર બાળે તો ભત્યારી દુનિયાની કોઈ અસર ચિત્ત ને થાય નહીં એ ચિત્ત જ તમારી પાસે વાત કરો કેવું પણ આજે ભટક ભટક ભટક ભટક ભટક કર્યા કરે એટલે તો કઈ આપણને આપવું છે ને ઠીક છે લખે છે આજના ડેફિનેશન આપે છે એક શબ્દ જે છે ચિત્તના આ તો સંસ્કૃત વેગ છે સત ચિત્ત આનંદ ચિત્ત ને આનંદ સમજ્યા પણ સત જે શબ્દ છે એ જ ઉચિત છે કે એનું એનું સ્તર કારણ કે સત અગેન રિલેટિવ શબ્દ થઈ ગયા તમારા માટે જે સત હોય છે મારા માટે અન્ય પણ હોય છે સત શબ્દ વિના નહીં આ જગત નું સત્ય અવિનાશી સત્ય છે આ જગત નું માનેલું સત્ય એ વિનાશી સત્ય છે અને મૂળ સત એ અવિનાશી છે સનાતન છે સનાતન ચિત્ત ચિત્ત એટલે જ્ઞાન દર્શન જ્ઞાન દર્શન જેવું કરે ને ચિત્ત કહેવાય એ પ્યોર જ્ઞાન પ્યોર દર્શન અને સનાતન ફળ છે તે આનંદ એનું ફળ રિઝલ્ટ આનંદ કલ્પિત ને કલ્પિત દુઃખ તો સુખ એક પણ વાર જોયું ના હોય સાચું જોયા પછી સનાતન હોય તો અનુભવમાં આવે સનાતન હોય તો એટલે સત આવી નાખી અને આ જે સત્ય છે વ્યવહારમાં એ વિનાશ શું નામ છે આપનું હરકિશન હરકિશન સાચી વાત છે રિયલ એ રિયલ સનાતન નેબર હતું રિલેટિવ ટુ આ બધું રિલેટિવ ટુ છે ને રિલેશન રિલેશન માં નથી સત્ય રિલેટિવ ટુ છે તમારું સત્ય જુદું હોય પેલા તમે સત્ય જુદું દરેક નો સત્ય જુદા જુદા હોય અને સત બધા એક જ ભાઈ બીજું કઈ પૂછવું છે આટલા શબ્દો તમે વાપર્યા નાખી સત એટલે અવિનાશી કોઈ પણ વસ્તુ અવિનાશી હોય બીજો કોઈ અર્થ જ નથી આ વર્લ્ડ માં અનુભૂતિ છે વર્ણનથી કે વાસ્તવથી એ બુદ્ધિથી સમજાય વસ્તુ નથી છે અનુભૂતિ છે અનુભૂતિ તો અનુભવ અને વર્ણન વર્ણન ચાલે નહીં ત્યાં ત્યાં શબ્દ કામ કરતો જ નથી શબ્દ કામ કરતો નથી નિર્વિષય વસ્તુ છે નિર્વિષય શબ્દ આપણને અરે સત એટલે તમે ના કોઈ પણ વસ્તુ ધનાતન હોય અવિનાશી હોય તેને સત લાગુ કરાય શ્રીકાળ હસ્તી હોય જેની શ્રીકાળ અસ્તિત્વ છે એ દુષ્ટ છે અને સંસારી ચીજો બધી રિલેટિવ છે એને અસત કહેવાય અસત અસત અને આમ સત્ય કહેવાય વ્યવહારિક ભાષામાં સત્ય કહેવાય ત્યારે પેલા ક્ષત્રિય તે જ કહેવાયા અવિનાશી પ્રભુ છે શું છે અવિનાશી ના લગાડ્યો વખતે અને પ્યોર જ્ઞાન દર્શન એ જ પ્રભુ છે શું છે એબ્સોલ્યુટ પ્યોર જ્ઞાન દર્શન એબ્સોલ્યુટ

ત્રણ ચાવીઓ મને આપો એક ચાવી તમારે રાખો ગયો નહીં આવે નહીં તેથી કરતા તો આમ કરતા કરતા ઘણો કાળ થાય પણ નિવેડો આપતો નથી એટલે જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જુઠી એ નિરાશક છે એટલે જયારે હાજરી કામ થાય ત્યારે સાચી મુક્ત હાથી હશે સમાધિ આપે જે બુદ્ધિ આ સંસારમાં હેલ્પ કરે છે એ જ બુદ્ધિ ત્યાં આગળ વ્યભિચારી કહેવાય છે કેવી કેવાય છે વ્યભિચારી કારણ કે સંસારું કામ કરે બધું સરસ મોક્ષમાં ના જવા દે એ વ્યભિચારી ગઈ મોક્ષમાં જવા એટલે બુદ્ધિ સંયમ થાય જ્ઞાની પાસ ની પાસે આગળ હબળાથી બેસવાથી આ તો બે વખત બેઠા ને તો થોડી થોડી સંયમ થાય વધુ વાર બેઠો જાય થઈ જાય બુદ્ધિ આ બુદ્ધિ લોકો પાસે જોઈ નથી ઘેરા